ultimate will affirm But for us, we have seen, I mean, in, uh, in, uh, on this globe and here, we have experienced Stage of her being pure soul self also with that divine light, know from within is impartial every day for the Vinod, verily for the Vinod. So that we know exteriorly is impartial everywhere, wherever Vinod falls. Wherever Vinod visualizes relatively the right eh? thing. You understand? Impartiality in this partial world. Hmm. Or no? it's what do you say? Okay. I'm a psychoanalyst, so we must get everything taken from her. She's nearby you. Yes. Hmm. Okay. One second. અરે રમાડું બોલો બોલો આપણે જ આપણે જોડે વિનય રાખતા ના આપણે કેવી રીતે બહાર નીકળી પડે આપણને તો બહાર આવડે છે આ તો બહુ જરૂર હોવું જોઈએ આપણે આપણી જોડે આપણે મહિને રાખવું ખોટું આપણું એનો હોય નહીં ના થવું જોઈએ એમાં બી હોય નહીં કેમ પૂછાય આપણને આપણાથી તે પાછું આ તરુબેન શીખવાડે આવું શું કરશો વિનોદ you understand? trying to understand. How come here myself hmm, with Vinod can be with Vinay? That was my question. That's amazing, isn't it? You're accurate. Yeah, we get those. Sezi dada. Young, we don't himself. He led himself. He has lived there. You see, straight, direct approach. There's no indirectness, nobody, no interfering, no interference. It's good enough. That's, but it requires practice. Various ways, various ways. Dada Bhuvan is All these practice. Either you been through a mirror, and then you start and get into secular aspects. Secular, secular, secular. Understand? Mm. And deal with heroes in every way, in distressing situations. Oh, you know, come, I am with you. Where you? Come, come, come, come and come. That's all, you know. I'm with you. Just you tell yourself. Or Ano. You know, have something. Hmm? Then, oh, why do worry? Whatever happened to you, I'll let you. This hand fractured, I'll get you. What is there? When I'm with you, healing will be wonderful, Let natural. Go ahead. That is what accident, different thing. accident. But I'm with you. Direct. Doctors, Hmm? Doctors have, have to allow to nurses to be with us. Hmm? doctor profession. But being ourselves there with us is the best. What do you say, tell me, as a doctor? Right. Oh, what's that? Right? Same thing should happen with husband by relation. Same should happen. Hmm? With different bodies but with one heart. You understand? It has to happen. Hmm? Even such divine utterances are reflected in this order. that we have to understand the Sarvasattadish in everybody. And by well understanding Sarvasattadish in everybody, we have to accept the relative power of everybody relatively. Everybody from single cell to fully developed human beings. Everybody. But particularly we are talking in, in the context of human beings. Human beings, which are highly developed forms, you follow? Of course, development differs on the basis of belief all over the world. Hmm? And basically development, theoretically evolves on the basis of belief. Belief. Not language. Here the science lies, the science of Bhakti Vijnana. Wonderful. The difference between belief development and language, religious living. Basic difference is here. Understand? Language, religious belief and living all over the world, in all the religions, is based on duality. You understand? Duality, that is to coming out, to come out of the negativity and to positivity. Nobody knows what is positivity, just the cause according to belief. So based on that belief, the religion is followed everywhere. There is no wrong. But the belief plane, belief levels are not the same. They are on the evolutionary scale. Do you understand? Very subtle difference. Very subtle in humanity. These times, if he properly, with due respect to all the religions of the world, scientifically brought out and put before the world, thinkers, they will definitely, in the language of the common man, bring out for the good of one and all. Do You understand? That is all. So you have to open out, go for so before you are pure soul, as Dada Bhagwan states, pure soul, Dada Bhagwan states, pure soul is pure soul. Hmm. But we, as realized, pure soul wise, along with the related Vinod, hmm, mind wise, speech wise, body wise, we are, realized way, we are and into our Shuddhatma was pure soul. There is another one stage. For all the Vibod being from inner, inside, how it has to be. That is how. To attain such states, you understand? Otherwise we have to do indirect prayers. Or oh, no? That is directness. This is perfect directness. Hmm? Sarva Sattadi. Hmm? Sarvasutta studies beings, relatively powerless, or powerful. When the other one And that nobody would object to that. Would everybody? No religion would object, you see. Of course, they say God. Okay, God. right or wrong. સર્વસત્તાધીશ અમને જો વે inner state realize state is praying to સર્વસત્તાધીશ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન અમને that means I realize within with below that my nearest relation અમને વિતરાગ બનાવો છો that means my inner state that is on causal plane, on causal plane, all this happening will happen. You know, do you understand? With full exactness of our being, you are so straight, distinctly separate from, you know, physical. Hmm? જગત જગતાભાષી ચોંચને ચિકાશો ઉખાડજો વિનો field so oh this way this happens to be your all that it is called જગતાભાષી જગતાભાષી મીન્સ વિનોદભાષી વિનોદાભાષી You see, your real estate also becomes Vinodamasi. Oh, no, no, no, no. It's that stickiness there. Yeah, please, let it go out. Stickiness. You understand? That you have to pray ourselves inside, in direct way. What is wrong in it? Nothing wrong. Maja, maja. Huh? Instead, anybody being in between so many different ways, world ways. Oh, how nice we are with us, Mulki alone. That is, you have to have abhyas. Abhyas means repetitively, cognizant, cognizant way, soul wise, you have to be like that. Repeat continually like that. That is called abhyas. Abhyas, that means continually practicing. continually practicing in Lord worshipping. No. Hmm, then for practicing. What? Am I right? Absolutely. So, George, નિરાગ્રહી વર્તનાથી મોક્ષ સુખ આપજો અને એ દાદા શુદ્ધાત્મક દાદાનો ભાન please give your such blissfulness wonderful beautiful flowers. For without two mosquitoes and taste inside, within, within, hmm? in a realized state they are This realized state and inner Vinod are so close, they appear akin-like, but they are distinctly separate. Do you understand? Huh? Antaratma Dasha અને ફાઇલ નંબર એકની અંતરકરણની દશા અંતરકરણનું આખું હેપનિંગ બધું happening wise continually mind intellect, consciousness, and discharge ego-wise, all is discharge, all discharging functions. Follow or not? That, and I realize that they're so akin, they appear akin-like, but they are not. They are separate. They are separate. The soap rolls the way water and milk are so nicely, wonderfully akin, And that is how we get the best use of milk in the final form of butter oil, pure, pure butter oil, devoid of water. Milk has not pushed out water at all, no. But water has <laughs> benefited the milk two years into buttermilk. See, where is the quarrel between the two? Is it not? We say we boil and then everything is everything Boiling is happiness for water. It is not painful aspect uh, of <laughs> Because it, again, it's for it to result out into water, it goes up and nothing comes back. Where am I to go? I have to come back to my home. You, you, you understand? No. so, this point. છેલ્લે નિરંતર સિદ્ધ સ્તુતિ સ્વાધ્યાય રખાવશો એટલે અવર ઓન શુદ્ધાત્મા qualities leave, change, change, change. that it called Shuddha, Siddha be? Siddhartha is there, and our Siddha, Siddhartha Siddha state is already within us. It has opened out. So, we continually change on, on that aspect, on that aspect. That our inner state, changing wise, is approaching towards that. Of everything happens in causal state. Causal. Understood? Because present time is only effecting out time, lifetime, effecting out. And effecting lifetime, directly we can get released, released by 100% effecting out. And therefore, there is, there is always a causal happening in things. But what causal happening? For whatever remains to get infected out, for that to get infected out, to come with the very natural state, so that nature is gets infected out. That is how in one life, maximum, one life, maximum, I mean, uh, bit, two lives, I think. I want three lives, like that. So so much. Hmm? And most of the stickiness and all these things, most, according to Agnyavai, our Purushas, there they also made our efforts, we can call Purushas. Because there is no equivalent word for Purushas in English. No way. Understand? Real, real self vision based all inner efforts. Inner efforts. What else you can suffer? Huh? In efforts are inner as well as physical both. Inner also is physical, but that is strictly physical. Exterior efforts are physical, but they are grossly physical. Efforts. On efforts, in the whole world they believe in efforts. So because of the, and it becomes the bar one in efforts. Never, never. never. Otherwise the science won't reach anybody. You understand? शासन देव देयो विपरीत शासन देव देयो ज्ञान्य संवर्धो कि we see I feel myself the business is within to live myself with myself. So Sri Shasan Deviyo, please help us out for us to be dealing with our own selves. Understand? in such a way that our own inner self becomes so strong as to be nearer and approaching to Siddhartha Bhagavan Dada one state. घंटाक्रम महावीर सौनी तत्वदृष्टि खोल लो घंटाक्रम महावीर is बेटी You understand? It's a deity, helping deity for all these liberated states lives, helping deity. And that is how prayer is to Gatak Mahadi for our real viewpoint vision to be there, rather Sambharjo, taken care of. Right or not? પ્રભુ અમને સર્વકાળે જ્ઞાનમાં જ રાખજો હે માય સુપ્રી સુપ્રીમ لأن भगवान शुद्धात्मा भगवान do. And in my pure state vision, pure state vision, divine light wise, all my attitudinal inner states, let it be purest form. Hmm? In the purest form. Buddhi in labariona dvadva vitaudo. This crookedness of my intellect that compels me, punishes various ways. <laughs> Constantly. Please, let it be evened out, evened out of the all dualities, evened out in all dualities. જગતગામી પર્યાવરણના જ્ઞેય જોઈ સમાવજો અને this Vinod world wise all the happenings, all the occasions, all the modifications, modes, let that, as Miracles known, miracles known by pacified. Let's get pacified. Shmaudu, pacified. You understand? All. We know the world, no? We know the world. We read a book of his world. I hope everybody knows. Sophie of 11 year old girl. જ્ઞાનદાને પૂર્ણોત્કર્ષી એકતા જ આપજો I want now 360 degrees perfection, that's it. This Vinod, our Vinod, in a realized state. I, it should be. total circle now. There is no imperfectness in that. So that both real and relative becomes fully circled with unilateral center. Hmm? And that circle also becomes unilateral. Both circles match and coincide, the unilateral symbol. But relative degrees, you won't allow that for studying. <laughs> we have in that, you understand or not? No. Not this last part. Relative viewpoint divides 360 degrees completion of relative purity. Relative purity. That for certain, doubtlessly, resolvedly, I am by relative viewpoint known without a iota of doubt. By relative viewpoint, not I am Lord. No, no, no. My relative, relative upon Vinod. I am Vinod and relative upon Vinod are two distinct operates. I am Vinod is a lost Vinod and relative upon Vinod is a liberated Vinod. and Vinod is always good for all of us. Or no? જ્ઞાનદાને પૂર્વક કૃષિ એકતા જ આપજો જ્ઞાનના પૂર્વક કૃષિ રિલેટિવ વાઇઝ એકતા જ આપજો in different myriads of relative differential states everywhere with universal God within you. Why it can appear this myriad is different? No, no, no, no, no. It should be so circled fully or to the maximum possible extent at least its point of degree of the circumference, it should appear to me as, oh, all the different relatives are of one quality only, yatta. I don't have anything. So what dualities will come throughout. But dualities puzzle us. Dualities uh, coming from outside, right or not? That's what is it. It's in the vision. Humility is in the vision. But coming from somebody sending? It appears to be doing. <laughs> appears to be coming from outside. प्रार्थना कैसे खुशी जो अंदर ही आदमी हाँ દાદાજીના મહાશ્રયે નિર્જરા કરાવજો હે શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન આપનો જે પરમ કલ્યાણ સ્વરૂપી મહા આશ્રય સ્વરૂપ હવે એવા આપણા મહા એટલે અલ્ટિમેટ આશ્રય ultimate our liberator and also આશય ઓલ્સો તમારા આશ્રય you are such all engrossing blissful state of intent, intentional state, also. With such a state, let all these things, material stickiness and all that, gets saved out into its pure form. Pure form. Do you understand? Purity is not material. Purity is a charged state, nothing more. A charge only. That needs to get discharged out But what is the charge again? It is material, but it is very subtle, very, very subtle. And the charge only gets discharged out in its purer form. That is what is called Viprasar. Hmm? Vitra, the purest material particle, purest ultimate particles. Understand? It gets like that. સર્વસત્તા માન્ય થતા અસલી ફારજો and When I accept the all-powerful, all-powerful state within everybody, that is 100% accepted by even is accepted by me for me, so that because of me all around, all everywhere, everybody gets pacified at the core, utterly this core, never going. Mm. Otherwise, this narrow point is always distorted. It is never stable. Never stable. Don't follow? Stability has to be here. Swami, what is Everything is processed. મુખ્યથી મહત્વ સિદ્ધાંત પામજો બધાને and we wish for all મહાત્મા લેટ લેટ ઓલ સિદ્ધ અર્થ એટલે સિદ્ધાર્થમાં સિદ્ધાર્થમાં લેટ અર્થ ગેટ રિયલાઇઝ એવરીબડી મંદર ઉપર બધા આ સાથે ખરું કાઢ્યું છે હવે શું કરીશું સાહેબ કઈ છે ઓ આપી જ ગયા જો ને નંબર મૂકી જ ગયા થોડું બાકી છે નહીં છેલ્લા બે કયા પારા છેલ્લા છેલ્લા બે આઠ Oh yes, eight and ten, eight and nine and ten. Yes, right. Two or three. Let us see. Ah. Last what we read is ધર્મ ત્યારે જ આપણને ધર્મ સ્વરૂપે કામ લાગે જ્યારે એ વિજ્ઞાન સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય જ્યારે એ વિજ્ઞાન સ્વરૂપે perfect science when we realize. But કરતા ભાવનો ધર્મ doership religion of duality that cannot be scientific perfectly. વિજ્ઞાન સ્વરૂપે ના હોઈ શકે પણ કરતા ભાવનું ધર્મ વિજ્ઞાન સ્વરૂપે ના હોઈ શકે એ જ્ઞાન સ્વરૂપ હોઈ શકે ને જ્ઞાન સ્વરૂપે હોઈ શકે પાછું પણ જ્ઞાન વિજ્ઞાન જ્ઞાન વિજ્ઞાન મહાત્મા હેવ જ્ઞાન બટ ફોર ધેમ આજ્ઞા પુરુષાર્થ wise insight for oneself વિજ્ઞાન wise it has to develop The way child getting born is getting developed into proper forms. Like that. We have to. You see? It's very subtle. Very subtle inside. Experience wise and for our further liberated journey for these wise motives. Next. ઉઘાડી આંખે ના દેખાતા રહેવું એ કેમનું બની શકે આમ છતાં કાને છતાં કાને ના હોભરે એ કોનું કોણ પુષ્પા એ વિજ્ઞાન સિવાય બની શકે એવું નથી એ જ્ઞાની પુરુષનું કામ મનુષ્ય માટે આ એક મોટા મોટો બોધ છે બોધ not to see with open eyes. How can it be possible? You know? Is it? With open eyes not to see, is it possible? You are the fellow that is not so Not to see But he's real relative of see with inner eyes, relative. See the real? Huh. Inner relative. Huh. Inner vision. Yes. Eyes are the really seers. But we are not the seer with that eyes. We are the also wise. That is how the relativized vision gets gets into humility out gradually. Do you understand? But he no, I see. What do I see? What do you see? I'm seeing. What you are seeing? Do you follow us? not? Well, that saying so is not bad or wrong. But if it is, for certain if you say so, with conviction that everybody experiences that, oh, whatever is seen does not appear to be so. Whatever is listened by ear does not appear to be so. That is the we falter and stumble over. You follow? It is the function of eyes, for the eye to see, eye eyes, for the ear to listen ear-wise, for the skin to feel which skin-wise, right? For the tongue to get expressed out expression-wise, but how can we be there in that? Can we? Can we? But that is so for the world, or no? But for the real realized one, Right or not? The functions are separate from the uh, file number one and my, my function. Perpetual functions, knowing, seeing, Or no, there is answer. But without that science, there is opening out business us gradually, hmm? in degrees. This is not possible. In Purush, in whom it has opened out perfectly as a science, it is possible. But for the humans and human beings, this is the greatest learning lesson for everybody to be as human. As human. You understand? Or no? Next. વિજ્ઞાન એ અકર્તા ભાવે છે એ ત્યારે જ ખુલ્લું થાય છે કે આત્મા અને અનાત્મા સંબંધીનું સર્વાંગ સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાન સહિત એના પૂરા પ્રકાશ સહિત સંપૂર્ણ સર્વાંગપણે કે જ્યારે તમને એનું ભાન સભાનપણે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ના થાય એટલે આ વિજ્ઞાન અમુક છે body is there but body consciousness Get the mule totally. it's a new Hmm? Body consciousness, I say. Hmm? All these things happen very subtle parts, very subtly. Body consciousness. Body is there, body, but body consciousness, we must totally distinct separate as body consciousness, that is. And that is called natural state of body. That is called વિશ્વ વિશેષ અંબાણી પ્રકાશ મારો હવા બળપ થઈ ગઈ હું નેશનલ ફોટોગ્રાફી છું તો યુ અંડરસ્ટેન્ડ બધો સર્વિકો ફર્ધર કોઈ પણ ક્રિયાથી વિજ્ઞાન સમજાવાતું નથી વિજ્ઞાન સમજવાની રીત કઈ ક્રિયા એટલે બની રહેતો વ્યવહાર એ વ્યવહારમાં વિજ્ઞાન ક્યાંય ના હોય વિજ્ઞાન એ તો અનુભવ જ્ઞાનથી સમજાવાય છે એટલે વિજ્ઞાન એ બીજું કશું જ નથી પણ સમજણનો વિષય છે અને જ્યાંથી એ વિજ્ઞાનની સમજ પ્રાપ્ત થાય સમજણ એ સમજણથી આપણી અંદર જેટલી એ ફિટ થયું અને ઘેર બેઠી એ સમજ પ્રમાણે આપણી અંદર વિકાસ થતી જતી જાય એટલે સમજણ અને સમજમાં આટલો ફેર છે સમજ એ અનુભવ છે સમજણ એ પ્રાપ્તિ છે અને સમજણ પ્રાપ્તિ એટલે ક્યાંક એવા સમજ પ્રાપ્ત પુરુષ તરફથી હોવી ઘટે વિજ્ઞાન સમજ પ્રાપ્ત અનો શું કરું next shall we go further વિજ્ઞાન સમજવું એટલે શું આપણે આપણી જાતને દૂર ઓળખવી હવે આટલો સીધી જ વાત છે વાંકા ચૂકમાં ચૂકાઈ આવી રાઈટ સ્ટ્રેટ ફોરવર્ડ શું કરવું છે પુષ્પા હે કઈ કેવાય આવે પણ હવે થઈ ગયા સાહેબ next culture means inner science અંતર્વિજ્ઞાન understanding wise and living accordingly this is meaning of culture culture Hmm? In medical language, culture is different. <laughs> Come on. Come on. Not follow. And uh, divine culture included divine cultural living. Culture means inner science, understanding wise, and living accordingly. Should I know? Okay. <laughs> Next. પ્રશ્ન એ તો બહુ મોટું જ્ઞાન છે જે જ્ઞાન નીકળ્યા છે વિજ્ઞાન સ્વરૂપ અને વિતરાગોના તે પ્રશ્નો પછી જ નીકળ્યા છે એમને પોતાની રીતે નથી નીકળ્યા પ્રશ્ન પૂછે એટલે નીકળે બધું જ બને તીર્થંકર ભગવંતો કો ચક્રવર્તી કો વાસુદેવ કો બધું જ જ્ઞાન આ નીકળ્યા શ્રુતિ વાસુદેવને એનો એનો હિસાબનો નીકળ્યો છે પણ નીકળ્યા જ ખરા બધા વિજ્ઞાનીઓ બધા બહુ પાવરફુલ આમ તો આપણને નેગેટિવ લાગે પણ પાવરફુલ કહેવાય નેક્સ્ટ વિજ્ઞાન એને જ કહેવાય કે જે એક સરખું બધાને કામમાં લાગે એને ભેદ ના હોય નિષ્પક્ષપાતી હોય શું ખોટું છે અરુણભાઈ અમારા કોને ભેદ ના હોય પ્રભુતા બોલો ને બધી બાજુ આંખો બંધ કરો વિજ્ઞાન એને જ કહેવાય બોલો કે જે એક સરખું બધાને કોમમાં લાગે કોમમાં હું બોલ્યો એના ભેદ ના હોય નિષ્પક્ષપાતી હોય એને ભેદ ના હોય નિષ્પક્ષપાતી હોય ખરું ને સાહેબ આગળ જઈએ એટલે અક્રમ વિજ્ઞાનના ભેદ પાયા છે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ લઘુત્તમ ભાવ લિવિંગ વાઇઝ and અભેદ દ્રષ્ટિ by real, real, real relative આજ્ઞા wise both together, spontaneously, spontaneously. સાથે સાથે relative point with relative point સાથે જ હોય વિવેક તો છે પરંતુ વિવેક નામ થયા કરે છે નેક્સ્ટ શબ્દ એ જ્ઞાન સ્વરૂપ છે શબ્દ એ વિજ્ઞાન સ્વરૂપ છે જે શબ્દ બાંધે છે એ શબ્દથી આપણે છૂટી શકાય એવું છે જો એની પાસેનું વિજ્ઞાન જાણીએ તો અમારે કેવું નીતિયું જોયું હા બહુ નરમ પડી ગઈ છે પાવરફુલ છે તો સારી લાગે નહીં આપણું સ્વરૂપ ખીલે છે તાર તો વધારે ઉપારા લાગે સ્વરૂપ કૃપાના પણ સ્વરૂપથી છે દેહથી ના હોય કોઈ કોઈ દાડો ના હોય કૃષ્ણ ભગવાન સામ હતા તે કેટલા રૂપાળા હતા કૃષ્ણ ભગવાન આપણા આદિરાજે એવા હતા બોલો શબ્દ વિજ્ઞાન સ્વરૂપ છે જે શબ્દ બાંધે છે એ જ શબ્દથી આપણે છૂટી શકાય એવું છે જો એની પાસેનું વિજ્ઞાન સમજાય તો નેક્સ્ટ તમારા રોજિંદા જીવનમાં પ્રયત્ન કરી જોજો in negative like circumstances circumstances may be negative અને નેચરલી એ તમારા હાથમાં નથી પણ તમારે અંદરથી પોઝિટિવ પણ રહેવું એ ડેફિનેટલી તમારા હાથમાં છે આ છે ખોટું છે પાછી બરોબર છે આગળ જઈએ છેલ્લું પાડું આવ્યું આવે પૂરું તો થયું આગળ પાડી આપો થોડું દાદા ઘરાનું ખાતું પડી જાય બધું વાંચી દેવાનું વાણી એ વિજ્ઞાન નથી અને વિજ્ઞાન એ વાણી નથી વિજ્ઞાન એ વિજ્ઞાન જ છે એ વાણી સ્વરૂપે ક્યારેય પણ થતું નથી એ સિદ્ધાંત છે વિજ્ઞાન અનુભવ સ્વરૂપે જ હોય છે એક તો છે નેક્સ્ટ અક્રમ વિજ્ઞાન એ આ જગતના ભૌતિક વિજ્ઞાનને આખું પોઝિટિવપણામાં બહાર લાવીને નેગેટિવપણાને બાજુ રાખીને જગતને બહુ સારી રીતે સુખી કરી શકે છે તે વ્યવહારથી અને વૈજ્ઞાનિક ઢબે પણ ગપસપથી નહીં નો બાય ગોસિપિંગ એક્ઝેક્ટનેસ દીપા કમાઉટ કમાઉટ થાય છે but make mummy happy first next વિજ્ઞાન એટલે વ્યવહાર વ્યવહારની જગ્યાએ વ્યવહારથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ગયો હોય અને નિશ્ચય એ નિશ્ચયની જગ્યાએ નિશ્ચયથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ગયો હોય ફરીથી વિજ્ઞાન એટલે વ્યવહાર બોલો વ્યવહારની જગ્યાએ વ્યવહારથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ગયો હોય અને નિશ્ચય નિશ્ચયની જગ્યાએ નિશ્ચયથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ગયો હોય દૂધ ને પાણી બંને જોડે રહેલા સ્વતંત્ર સ્વતંત્ર સ્વપરિણતિ ને પરપરિણતિ સ્વપરિણામ ને પરપરિણામ એ જોડે જોડે છે સહેલી ચર્ચા પણ સ્વતંત્ર બિલકુલ વચ્ચેનો ભાગ ઉડી ગયો ખલાસ થઈ ગયો નહીં એમાં નિરાકરણ વિચારજો સમજવાનું હા સમજવાનું આ વિજ્ઞાન સમજવાનો વિષય છે બીજું કશું નથી આગળ જઈએ આ તો અધૂરું વાક્ય બોલ્યા હજુ બાકી તો બાકી પૂરું કરી દઉં વ્યવહારને નિશ્ચય બોલો પેરેલ સમાંતરે સ્વતંત્રપણે હોય પરિણતિની ધારાએ કરીને પરિણામ સ્વરૂપે થઈ ગયા હોય પરિણમન સ્વરૂપી પરિણતિ પરિણામ પરિણતિ પરિણામ કેમ મેં ખાયું ઓકે સર આમ શું કરે પછી બોલું હા તો બોલને મુશ્કેલી કેમ નથી હું તો દર વખત આપણે બોલીશ બધું બોલો તો ખબર પડે જ મને વિજ્ઞાન એટલે વ્યવહાર વ્યવહારની જગ્યાએ વ્યવહારથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ગયો હોય અને નિશ્ચય નિશ્ચયની જગ્યાએ નિશ્ચયથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ગયો હોય વ્યવહારને નિશ્ચય પેરેલલ સમાંતરે સ્વતંત્રપણે હોય પરિણતિની ધારાએ કરીને પરિણામ સ્વરૂપે થઈ ગયેલા હોય resulting out as result out થઈ ગયા રિઝલ્ટિંગ આઉટ હોય ત્યારે રિઝલ્ટ આઉટ થાય ને એમાં ખેંચી જવાનું અને રિઝલ્ટન્ટ પાછા એટલે પરિણમન નેક્સ્ટ આપણને દ્રષ્ટિ તો વિજ્ઞાનની જ મળી છે પણ વિજ્ઞાન સ્વરૂપે રહી શકાતું નથી એનું કારણ આજ્ઞાધર્મ રહી નહીં રહી શકાતું નથી માટે અને એ નહીં લખવાનું કારણ કેવળ નિશ્ચયની કચાશ નિશ્ચય પ્રાપ્ત થતા નિશ્ચયની કચાશ પૂર્વ કેવું સારું લાગે પણ આજ્ઞા ધર્મનો નિશ્ચય સમજાય છે ગમે છે શું નામ પ્રાપ્ત ભાગ્યા બરોબર વચ્ચે Это во-первых, а? સમજણનો માર્ગ છે જેની પાસે જેટલી સમજણ પચી હોય એમાંથી એ પચેલી સમજને કારણે એનું શરીર એક ઇન્સ્ટ્રુમેન્ટ નિમિત્ત સ્વરૂપે બીજા લોકોને એ સમજણ આપવા માટે કામ કરશે નહીં તો એ શરીર એટલું ઇનએફિશિયન્ટ છે કુદરતની સ્કીમમાં એ એફિશિયન્સી આવે ત્યાં સુધી એને પૂરા પોતાના પુરુષાર્થ અને જાગૃતિની જરૂર છે તો બધા બરોબર છે એમને બરોબર કહ્યું તું કે ફરતી ફરતી વાંચ્યું મેં ધ્યાનથી આપણે આંખો બંધ કરી દો બધા આંખો બંધ કરી સાંભળો વિજ્ઞાન એ સમજણનો માર્ગ છે જેની પાસે જેટલી સમજણ પચી હોય ડાયજેસ્ટ થઈ હોય એમાંથી એ ડાયજેસ્ટેડ સમજને કારણે તેનું શરીર એક ઇન્સ્ટ્રુમેન્ટ નિમિત્ત સ્વરૂપે બીજા લોકોને એ સમજણ આપવા માટે કામ કરશે નહીં તો એ શરીર એટલું ઇનએફિશિયન્ટ છે કુદરતની સ્કીમમાં એ એફિશિયન્સી આવે ત્યાં સુધી સામર્થ્ય આવે ત્યાં સુધી એને પોતાના પુરુષાર્થ અને જાગૃતિની જરૂર છે આપણે આપણે અંદર જ જીવી જવાનું છે હવે કોઈ કોઈ આજ્ઞા નથી બચમાં આવતું શું કે બોલો આખે રહેવાથી કોઈ બચમાં આવી જાય છે અને એકબીજા મટીરિયલ ભેગા થઈ આવી જાય છે તો વચમાં શું આવે છે પોતે પપ્પાએ છેલ્લું લાસ્ટ વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે વિજ્ઞાનને કશું કાંઠે નહીં પણ વિજ્ઞાન બધાને કાઢી જાય એની આગળ બધા હથિયારી થાય બધું ચાલે જ નહીં ને બુદ્ધિના ખાસ બધી રીતના ચાલો પૂર્ણાવતી થઈ આમાં એટી સિક્સ નંબર છે ટોટલ દસ પેજીસમાં થઈને એટી સિક્સ પસંદ સાહેબ કહે છે મને આપજો તો ચાલુ મળી આ તો ધીરુભાઈ ગાંઠાની મહેનત કરતા મને સમજણ પડી મહેનત કરી કારીગર નાખ્યું અમને આવું બીજું બધું ઘણું આવે વ્યવહારનું બધું બહુ આવે એવું છે અમારે અમને કમલેશ કમલેશાનંદજી છે ને એ ઘરમાં આવું બધું કામ કર્યા કરે છે બહુ કરે છે લો તારે આપણી પાસે બહુ ટાઈમ છે વાતો કરો ખરો તો બોલ બોલ ના એ નહીં તો હમણાં એ રાખજે બીજું કરીશું બીજું કામ આપીશ આનું કંઈ અગત્ય નથી આનું તો શાહ સાહેબ કરે છે સમજી ગઈ એટલે બહુ મજાનું થશે અમારા આવા અનુભવ સૂત્રો છે ને એમાંથી બધી બુકોમાંથી એકસો આઠ એમને સિલેક્ટ કરી કાઢ્યા છે અને શાહ સાહેબે અને ડિવિનેશન્સ કરીને પબ્લિશ થયેલા જ છે ઓલરેડી અહીંયા આગળ ડિવિનેશન્સ થશે પુસ્તકો ના હોય તો પછી મંગાવી લેવા પડે થોડા થોડા કોઈ પાસે મળી જાય તો તું જોજે ને હજુ મહિનાબેન પડે છે તો માગી લેજે ને જરૂરત કરજે ગમે તે કરજે સમજી સાતા કર્યા છે ના આથી ગુજરાતી છે એક્ઝેક્ટલી ઓપોઝિટ ઇંગ્લિશ કરેલું છે એટલે બહુ મહેનત પડી છે એમને કે છે આ તો બહુ ડિફિકલ્ટ છે આનું ઇંગ્લિશ કરવામાં અમુક અમુક પણ બહુ માતાનું કરી દઈએ અંદર માતા પણ બહુ હું કહેતા રહીએ હું નથી કહેતો શું પૂછવું તારે દીપાતા રે આ બાજુ કોઈ રે ભાઈ કમું શ્યામ બધા ઠંડી બેઠા છે દાદાજી હા બોલો સુથામમાં દાદાજીની કોંગ્રેસની જન્મજયંતિ આપણે મનાવતા હતા ને ત્યારે એમ કહેલું કે વાતનો ક્રક્ષ પકડો એટલે મારો અનુભવ થાય છે વ્યવહારમાં જયારે વાતનો ક્રક્ષ નથી પકડાતો ઘણા વૃક્ષ છે થાય છે બધી બીજી બધી કોમેન્ટરી હોય પણ પકડાઈ જાય તો સોલ્યુશન આવી જાય એવું મને તેમાં એક પોઈન્ટ હોય છે પણ એ બુદ્ધિ નથી સમજવા દેતી કે શું અંતરાય આડું શું આવે છે આપણી આડે આપણે અલગ થઈ ગયેલા સીધા કહો તો અન્ય ધર્મથી આગળ અલગ થઈ ગયેલા તો તારે સીધા થઈ ગયા આજ્ઞા ધર્મ તો કુસિદ્ધો જ છે સાત સ્વભાવથી અમુક છે પણ ઘરમાં જવું હોય તો શું થાય એને એ રીતે જાય ઘરમાં અને ધીમે ધીમે સીધો થાય તો જ ઘરમાં થઈ જાય સરપંચ એવું છે બધું હજુ બહુ પડેલું જ બધું શરીરમાં એટલે વાણી અનુભવ વાણી સમજવાની છે એમાં કોઈ ક્રિયા છે જ નહીં અનુભવ જ એને કહેવાય બધી ક્રિયાઓમાંથી નીકળી અને સારું સ્વરૂપે બધું અંદર રેબિલાઇઝ થયું હોય તારો અનુભવ નીકળે એ બોલાતી વાણી નથી શું કહ્યું બોલાતી વાણી પણ એક્સપ્રેસ તો થતો અનુભવ છે વિધાઉટ એક્સપ્રેશન બેનિફિટ કોને કરે રસ્તો નથી સમજે એટલે તો વાણીને ટેપ રેકોર્ડ કઈ ખરી દાદાએ પરંતુ મહાત્માઓને જો ટેપ રેકોર્ડ સમજાવવું જોઈએ ને પણ શું કહ્યું નીકળે છે તેમાં સમજણ ના પડે શબ્દ શસ્ત્ર आहे જપુન વાપરા એટલે રોજ સંભાળીને ચેતવણી ઓલા મરાઠીમાં કેટલે સંભાળીને વાપરજો વાગી જાય તમને બી આ શબ્દ વાગતો હશે તમે કયો તરવારથી વધારે વાગે દાદાજી મારે હૃદયને ઘણા કરી નાખ્યો રીતે તમારું મરાઠી તો બહુ સરસ છે તારી કોઈ રહેલા પણ બહુ નથી આવડતું થોડું થોડું થોડું કાચું પાછું આવડે આ તો બધા રિક્ષાની પાછળ લખતા હોય છે બધા જ્ઞાન વાક્યો જ નહીં અમિત ભારતમાં તો ટ્રક વાળા શું લખે બુરી નજરો છે બચના Έλα, πού χάλα. Έλα, κέλα. Δώσε μήνυμα κύριο Χαγγέλ. શું છે બીજું કહો ચલ ચાલવા દે તાર કઈ અરે ભાઈ આપણે જેવી રમેશ નથી આવ્યા સમજાવો ને થઈ ગયા જય ભાઈ રમેશ જય નીકળી આપો અહીંયા સંવારું ને જા ثم સદા સંગે કથાથી સ્વરૂપ છે અહીંયા સંભાળ real viewpoint. There is no multitude. You follow me from simple. Till that, our non-doership, active, real self activity has to go on. Hmm? Inactivity. activity is real self-activity, realized real self-activity, Purusharth. Hmm? Four, relative viewpoint to get even with real viewpoint. Real viewpoint is all the time there, but the relative point that has to get to even there. Understand? That is all it is. And whatever it is, but it is at the lower level, And it has to get uplifted up by seeing, by purusharth, for all relative impurities to get into purer form. All impurity getting removed and all related things become purer. That is called Vyavhar. Vyavhar hmm? purity. What which is called ideal Vyavahar. And that is called noble Vyavahar. That is the moksha. He also, by very nature, is moksha. But Vyavahar, relative Vyavahar, relative viewpoint-wise, has to get that moksha experience. Understand? relative viewpoint Siddhartha, your awareness is all the time there. You realize it, it is there. But that's real relative viewpoint. That's to get. Liberation is of the relative relative ego and not the soul. Soul is more easy and always. But as a pure soul. You are liberated definitely. And by Ajnavai, Ajnavai is when you live out. That is a liberated manan living out, relatively. Liberated manan. So liberated manan, that is living out a liberated life in our real estate of pure soul formalism. That is the extent to which it is it has come to even this both viewpoints. There is normality. So normality has to come on the relative viewpoint part. Do you understand? Perhaps that is. Is it good? बात करिए करो જેનું તો પૂછવું હોય જેને પૂછવું પૂછવું કોઈ પણ વસ્તુ પૂછાય એમાં શરમ ના હોય સત્સંગમાં શરમ જેવી ચીજ જ ના હોય પૂછવું નાનું વહેલું ગમે તે આપે છે સાંકે રાખવું મનમાં ઊંડાણમાં એટલે શું છે આમ તો રિલેટિવની વાત છે રિલેટિવ છે પરંતુ મનમાં લેવલે આજે ડિસ્ચાર્જ સ્પંદનો છે ડિસ્ચાર્જ એટલે ફેરિંગ આઉટ ત્યાં આપણે અવસ્થા માત્ર કુદરતી રચના છે શું કહ્યું અને આ કાળમાં રહેવું મુશ્કેલ છે કેવળ જ્ઞાન ખુલ્લું થવાનું હોય ને ત્યારથી એ બધું શરૂ થાય પરંતુ આપણો પુરુષાલાવ છે એ આગળ જગ્યા છે કોઈ કોઈ બે જણે થઈ જશે તો એ જ્ઞાતાજ્ઞે સંબંધ તો પ્રસ્થાપિત થઈ ગયેલો છે જ્ઞાતાજ્ઞે મન ડિસ્ચાર્જિંગ આઉટ થતું મન એ બધું દર્શન એટલે કે દ્રશ્ય સ્વરૂપે એનો વિચાર કે જે હોય તે મનનો ડિસ્ચાર્જ એ દ્રશ્ય સ્વરૂપે થોડી આમ જતી રહેશે એમને પાછળ અને તું એની વચમાં એટલે વિચાર સ્વરૂપે દ્રશ્ય દ્રશ્ય કહેવાય એ આપણને દેખાય અને દેખાતું આપણને જણાવી જાય જણાવી જાય પણ એ બહુ આ કાળમાં બહુ કાકરો પુરુષાર્થ છે એટલે બધું પરાક્રમ કહેવાય આ કાળમાં બહુ બહુ મુશ્કેલ છે એટલે આપણે વેદ વિજ્ઞાનમાં આની ભજનારાખા કરવી ગમે તે હેપન થાય છે અંતઃકરણમાં જ રહે એટલે મન પર એવું સ્પેશિયાલિટી કે આ મન કે આ બુદ્ધિ એવું કોઈ પડવાની જરૂર નથી એ તો સમગ્ર માટે બહાર છે શું એની મેથડ સમજાવવી પડશે એની મેથડ છૂટું પડવું પડશે એટલે શુદ્ધિ થતી થયા એમ તેમ તેને ખ્યાલ આવ્યો એનું આઈડેન્ટિફિકેશન ઇમ્પોર્ટન્ટ બધું હોય શકે જ નહીં આપણે પણ આપણે શું થાય છે કે પેલું આપતાવાળી બહુ વાંચી નાખીને એટલે આ બધી ગરબડો થઈ જાય છે ખરી રીતે દાદા ભગવાને તો ના પાડી હતી કે આ તો બીજા લોકો માટે છે તમે તો પામી ગયેલા છો હવે તો તમે તમારી જાતને વાંચી જાણો જોઈ જાઓ બસ એટલું કહ્યું એમને અને નવરાત્રી વખત જ એમાં કરવાનો બધો આપણે આપણને વચમાં કર્યા કરવાનું એટલે તો આ નિત્ય વ્યવહાર ચરણગીરી કહી તે બોલતો જાય વાંચતો જાય પછી ધીમે ધીમે પ્રયોગ થાય પછી બંધ કે થાય પછી ઉઘાડી યજ્ઞ થાય ઉઘાડીને શબ્દો દેખાતા રહે દાદા ભગવાનને ટીકા નમસ્કાર નમસ્કાર નમસ્કાર પણ એવી સ્પીડે પણ થાય એટલે પછી હવે તો ડિજિટલ સ્પીડ આવી ગઈ એટલે એટલું ઝડપથી થવું જોઈએ નહીં પણ એવું આપણે એકદમ કૂદવાનું નહીં કૂદવાથી કશું નહીં થાય હું તો ગડબડ કરી નાખશો તમે અને થશે મન થઈ ગયું મત થઈ ગયું મન આમાં જ કરશે એડવાન્સમાં તમે જ તમારો બ્લોક નાખી દેશો સમજાય છે ધીરે ધીરે દાદા કહ્યું ધીરે ધીરે ઉતાવળ કરજો શું કહ્યું કોણ તમે છોકરીઓ કોણ છે નામ તારું લીલી તું લીલી ઇઝ અ ફ્લાવર તું અંજલી ઓકે કોણ સાથે આવી છે કોની કોની દીકરી કઈ છે કોની દીકરી કોની અને પૂછું છું લીલીને લીલી રિલેશન હું એમ કે ને ફ્રેન્ડ ફ્રેન્ડ રિલેશન થઈ ગયું Why you become sticky? huh? See your uh, younger sister, you know, she's tall, she's good, she's younger, no? Huh? Elder. Older, not the elder. Elder. How do you આ છોકરા બધા સારું લખે છે અનુભવ બધા એને લખેલા બધા અનુભવ એટલે વાત સમજાઈ ને ભાઈ બરાબર બીજા કોઈનું કંઈ પૂછવાનું તમારે તો કેમ ગીતા તો કંઈ બોલતી જ નથી બાકી મને પૂછવું છે તારે સારું કોણ કોણ મમતા પૂછો મમતા તો આપણી એમની પેલા હા એ તો ખરી મમતા થાય છે બોલ અત્યારે બોલવાનું આપણે પછી બોલ અગેન Oh. Hmm. કોઈ પણ ઇમેજિનેશન કે કોન્સન્ટ્રેશન hmm. કરવા માટે શું માઇન્ડમાં બોલવું કે એમાંથી આપણે એક એક્ટિવિટીમાં ફોકસ કરીએ એક્ટિવિટીઝ થાય છે ને એ તો એક્ટિવિટીઝ બધી નેચરલ થયા કરે છે પણ અનનેચરાલિટી આપણામાં ભાગ છે ને એ અનનેચરાલિટી પાર્ટવાળું જે એક્ટિવિટી થાય છે એમાં જે અનનેચરાલિટી જેટલી છે એમાં એ નેચરલ એક્ટિવિટીમાં એ અનનેચરાલિટી સામે જવાનું તે વખત કારણ કે આપણે રહેવાશે નહીં તે વખતે તે વખતે ગમે તેવું ફોકસ કરવા જાઓ ફોકસ ના થઈ શકે એમાં એક જ વસ્તુ થઈ આપણો ઉપયોગ ઉપયોગ કહે છે ઉપયોગ એટલે pure soul vision divine light pure soul vision divine light એને એન્લાઇટન કરે એન્લાઇટન કરે ત્યારે એ અન્વેષણા લીધી અન્વેષણ સ્વરૂપે સમજાતી જાય ધીમે ધીમે પકડાય પણ તે વખતે તમે ફોકસની જે વાત કરો છો કારણ કે we are accustom to body activity એટલે આ ફોકસની વાત કરીએ છીએ એમાં કરાય એક વસ્તુ કે એનો ઉપયોગ તમને સમજાશે તો નહીં પરંતુ એવી રીતે લો કે હે મમતા this relative I real Siddhartha. આ બે અત્યારે જુદું પ્રેક્ટિસ કરવી પડે એટલે રિલેટિવ પોઈન્ટ અને રિયલ વ્યૂપરની પ્રેક્ટિસ ખૂબ માગે છે તો સમજાયું એટલે in your spare time whatever if you try to practice this in a day say one two three four five times whatever decide yourself આપણે પ્રેયર પણ કરીએ બધું રિલીજિયસ એક્ટિવિટી કરીએ રિચ્યુઅલ્સ કોઈમાં હોય તો કંઈક અમુક ટાઈમ ટુ ટાઈમ તો કરીએ છીએ ને proper time it is like that decide કરો આપણે હમ આજે આ ઇસ્લામ ધર્મમાં નમાજ પડે છે તો મિનિમમ ત્રણ વખત તો પડે જ છે બધા પણ જેને ચુસ્ત અમુક પાડનારા હોય ધર્મ પાંચ ટાઈમ કરે five time it last is midnight સમજાયું તને આવું છે ફાઈવ ટાઈમ એવું આપણે ઇન બિટવીન કરી લેવું So that during day time day activities we remain તમે જેને ફોકસ કરશો એવું રહી શકીએ એના માટે એમ તો અધરવાઇઝ એમાં એવું જરૂર નથી આજના ટાઈમ્સમાં in between we have to energize ourselves. We have to get energized by separation practice. Huh? And I'm Shuddhatma, I'm also hmm? my qualities. I am of absolute infinite brain powers. I am of absolute infinite vision powers. Hmm? I am absolute of all the powers hmm? against all the body activities. Hmm? I am absolutely, totally blissful. એ થોડું છેલ્લું પડી નીકળ્યું એ પ્રયાસ અને પછી આ પ્રેક્ટિસ વ્યૂ પોઈન્ટની પાડવાની એ બહુ જરૂરનું છે સમજાયું અને it is separated viewpoint by practice પછી તમે પેલી ચરણવિધિ બોલો ને તો એ રીતે બોલવાની કારણ કે ચરણવિધિ જેનાથી બોલાય છે વાંચીને બોલાય છે એ રિલેટિવ ફાઇલ છે અને આપણે રિયલ શુદ્ધાત્મા છીએ રિયલ શુદ્ધાત્માના લાઈફમાં બોલાય છે તું સમજે એટલે આપણી વિઝનમાં જે લેટર્સ ને બધું બંધાશે વોટ એવર સેન્ટેન્સ છે બધું જ એમાં આપણી રિલેટિવ વિઝનમાં ક્લેરિટી આવશે જેટલી રિલેટિવિઝમ ક્લેરિટી આવી એટલી રિયલિઝમ જે ફેઝી છે એ ક્લિયર થતું જતું જશે યુ અન્ડરસ્ટેન્ડ રિયલિઝમ જેટલું ક્લિયર ક્લિયર થતું જતું જાય એટલું નોલેજ લાઇટ આપણું ઓપન થતું જતું જાય એ વિઝનનું લાઇટ જ નોલેજ લાઇટ લાઇટમાં એ ટ્રાન્સફોર્મ થઈ જાય છે તો સમજે નોલેજ લાઇટ ફાઇનલી જેટલું થયું એ always relative vision wise નોર્મલી ફંક્શન કર્યા કરે એ અમુક સાંભળે છે નોલેજ લાઇટ ઓલવેઝ પાછું in relative activity relative living wise સાથે સાથે વિઝન લાઇટ સાથે જ હોય હંમેશા બરોબર બે જુદા they are different lights same light functioning that way સમજાય છે vision light function in all our self-relative dealing with our relative body inside as well as in all our external relative activities and relate with all the relations. સમજો એ વિઝન વાઇઝ કામ કરે બહારની એક્ટિવિટીમાં અને નોલેજ લાઇટ છે આપણી જોડે ઇનર આપણી સાથે જ ઇનર વાઇઝ આપણી જોડે કરવામાં કામ લાગે નોલેજ લાઇટ એટલે બંને નોલેજ લાઇટ વિઝન લાઇટ આવી રીતે જુદા કામ લાગે એટલે વિઝન લાઇટ જે કામ કરે બહાર એ પછી ઇવનનેસથી કામ કરે બધે આ ડિફરન્સ બધા નહીં દેખાય ડિફરન્શિયલ ડિફરન્સ છે બધા એ ધીમે ધીમે ઇઝ થઈ જશે અને કે શું આફ્ટર ઓલ થઈ ગયું બોલ્સ આઉટ નહીં સમજાયું તો એટલે પછી તમને ડિસ્ટર્બન્સ ઓછા થાય ગ્રેજ્યુઅલી બહુ સારું એ પ્રયત્ન થાય છે કારણ કે એને और उसका जो विरोध है you really when you come here by her along with her what what purpose I, I remember Boulevard law. Wait, wait, understood. What brought you here? What purpose? Oh, um, her mom. Lousy. Oh, her, her mom. Her mom is the town charter. Um, she told me a lot of good things about you, and like they have a lot of pictures and like a worship and everything about you in their house. And like I've always heard very good things about you, and I was very interested to meet you. And um, once like I had heard that you were like in town, I really wanted to come and visit you. And um, today since Ms. Patel was hosting the song, I thought I should come and um, hi to meet you. And I've like been very like inspired by like what they've said and your blessings and stuff. So I'm like glad that I got to come in here and meet you. Very good, very good, very good. Very good. Her mom told you, right? Yes. Satsang. Satsang. Satsang. Sat word. Satsang third word is means perpetual of our beingness, I hmm? That is called sattva. And to be in constant company of that, the gathering where this is happening, dissociated wise. what is sat that is perpetual and what is also there is subject treating which is temporary. You understand? The two things distinctly separate. They are always here discussed about, talked about, questions, answers, sessions, etc., etc. This is constantly happening. And in such an atmosphere, vibrations are also such. And therefore, those vibrations you feel and you feel better in that atmosphere. There is called Sat Sangha, means company continuous complaining hmm, for fun, and you ultimately feel the uh, blissful state within you when you have some test thinking about it. Blissful taste, Blissful means perpetual happiness type. It is already there within, but we don't know. you don't know who you are. Do you understand? Yeah. But you definitely know that you are unique. But to know that really who you are, this thing is separate from living. That you know that I am living. There is good knowledge. What do you say? What do you say? It is. બધા આત્મા હાજર છે ને આત્મા હાજર છે infinite powers of Atman, soul, S-O-U-L, in this soul-body relation, everywhere, every in everybody, every different everybody. Huh? Hmm? There is a relation, very good relation, the perpetual soul and the temporary body. You understand? Yes. Huh? Hmm? And what is perpetual is a God state. Huh? Hmm? what it can be very, very temporary. What do you say? Huh? How many percent yeah? Hundred percent. Number two. Sam, what do you say? Huh? Everybody says yeah. so, God's dictionary is full of yeah. Then you must no, no rectify. Any puzzle you put, and you open the dictionary, the answer is yeah. Yes. this is dictionary of God, I feel, not human. You like this? Yeah. So we should always refer God dictionary. Hmm? For our confusion we can refer dictionary association. and we have to live dictionary life. Hmm? If somebody wants to refer to know anything from us, dictionary wise we can deal with them. That's is simple. But not daily wise. No daily wise. <laughs> hmm? That is called live dictionary. Hmm? Live daily dictionary. You understand? Yeah. Huh? Ah. Dictionary refers only when referred to. But without being referred to, how dictionary can refer, be referred to? No, no, no, no. Hmm? That Swamiji, our spiritual teacher, <laughs> the doctor. Hmm? Dictionary. From dictation, dictionary. Knowledge. No AG, AG knowing. Sharpened. AG knowing, sharpened knowledge. You know? Everybody is important word. Then convert. Anything you want to ask further? in the relative, um, what you are studying? Um, thought high school. Which? Which, which grade? Eleven. Eleven? E2? Okay. Very warm. Preparing. Prasad for everybody. very good to serve everybody. Very મજા પડે બધાને પોતાનો વારો બહુ મજા પડી જાય દાદાએ આ બહુ સાયન્સ પૂછ્યું એની પાસે સાયન્સ પૂછ્યું છે આ કંઈ ખાવાની લાલચ નથી આ તો બહુ મજાનું છે દરેક આજે મારા તરફ કે એટલું બધું એ આખી વૃત્તિ અમે રહ્યા કરે બહુ મજા એની એની એક્ટિવિટી દાદાનું અદભુત The self-realized person, in the very presence of the self-realized one, who is totally, totally self-realized, you understand? In absolute way, you come to know the presence of the world, world life, our our bodies, life, life, bodies, everything. Solutions. Namaste. Mm. When an experienced teacher, professor is before us, we learn very easily, right? We don't much effort. Because experienced teacher, professor does not remember anything just by science and talking it. And people like it very much, oh, like, like teacher, like, right? Experience. Experienced teacher has not to work hard to teach you beforehand to get himself prepared. No, no, no. It is spontaneous. Or oh, no? You understand? Then he comes and says, Father, oh, oh, come on, come Like that. But they are few, very few. <laughs> it is pure lovely. And uh, her mom says that I'm eager to serve everybody now. what shall we do? So we recite three perpetual sermons which are very helpful in life to energize us from within, to be positive, against all negativity. Do you understand? And so you close your eyes, all of them. नमो वितरागाय नमो अर्यन्ताळम् सिद्धाळम् नमो आयरीयाणम् नमो वज्रायाणम् नमो लुई संवसावणम् नमो अर्यन्ताळम् नमो सिद्धारम नमो आय रियाणम नमो वज्रायाणम नमो लुयि सम सावणम नमो वर्यंताणम सिद्धारम नमो नमो वज्रायाणम नमो लुयि सम सावणम पर्यन्ताणम् सिद्धाणम् नमो वाय रीयाणम् वज्रायाणम् नमो तपतावणम् नमो पर्यन्ताणम् नमो सिद्धाणम् नमो वाय रीयाणम् नमो वज्रायाणम् સવસાવનમ હેતુ પંચન મુક્કારું સૌ પાહપરાસણો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सतचित आनंद जय सतचित आनंद जय सतचित आनंद जय सच्चिदानंद that is verily our God, God state. That is verily our God state. within the body. Jai Satchidan. ચાલુ તારે ચાલુ બેન તમારો પ્રસાદ ઉભા થઈને કહો બધા તો બધા આવીએ ને ઉભા થઈને કહો આપ ઇન્વાઇટ કરો ઉભા થઈ જાઓ મોટેથી બોલો પ્યારા મહાત્માઓ પણ અહીંયા ગુરુજી તો ભૂલી ગયા તમારા વાલા ડોક્ટર એને સાહેબજી સાહેબજી સ્વામીજી અને અમારા વાલા સંપતિ યુએસએ જય સત્યનારાયણ સંગીતના સંપતિ ઇન્ક સંપતિ સાહેબ વસંતભાઈ સાહેબ અને સરુલતાબેન અને અમારા વડીલ મહાત્માઓ અને અમારા યંગ મહાત્માઓ મહાત્મા નરબા આપ સૌ અમારા રસોડે આજ પ્રસાદી લેવા પ્રધાનો અને અમારા પર ઉપકાર કરવો આપણો પરમ ઉપકાર અમને થાય જય સચિદાન બોલાવા આવી ગયા પોશાક અહીં જ જાય ને હા જરૂર જરૂર ચાલો ચાલો